એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રત્નમણી પ્રાથમિક શાળાના બાળકો વાર્તા સાંભળવા આવી ગયા છે ભાઈ આવો આવો દીપભાઈ છે આશીષ છે રામ અક્ષય આ પેલી પ્રિન્સી અને પેલી ભક્તિ ને બંસી ને પિયા ને રૂપલ ઓહો હો હો રત્નમણી પ્રાથમિક શાળાના ટાબરિયા વાર્તા સાંભળવા આવ્યા છે સાંભળો સાંભળો આજે હું તમારા બધા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું બોય ધ્યાનથી સાંભળજો રતિલાલ નાયકની વાર્તા છે અને વાર્તાનું નામ છે વાનર અને ચકલી એક હતું જંગલ આ જંગલમાં વાંદરાઓનું એક ટોળું રહેતું હતું હવે શિયાળાના દાડા આવ્યા ખૂબ ટાઢ પડવા લાગી એક ઘરડો વાંદરો કે આપણે તાપણું કરીને ટાઢ ઉડાડીએ તો કેવું બીજા વાંદરાઓને એની વાત ગમી ગઈ હો ભાઈ વાંદરા મંડી પડ્યા અને ઘડીક વારમાં તો લાકડાનો ઢગલો કરી દીધો લાકડાના ઢગલાની ચારે બાજુ વીંટળાઈને બધા તાપવા બેઠા લો બોલો ઘરડો વાંદરો કે ઉભા રહો હું અંગારો લઈ આવું છું અને હમણાં આગ ચાપું છું તીખારો લઈ આવું ક્યાંકથી સળગતો અંગારો લઈ આવું ઉભારો એ થોડે દૂર ગયો અને ચણોઠીઓના ઝાડ ઉપરની ચણોઠીઓ એના હાથમાં આવી હો બધી ચણોઠીઓ વીણી લીધી એને તમે જોઈ છે ને ચણોઠી આ ચણોઠીઓને અંગારા સમજીને એને લાકડાના ઢગલા ઉપર મૂકી બીજા વાંદરા ગાલ ફૂલાવી ને ચણોઠીઓ રૂપી અંગારાને ફૂંકવા લાગ્યા કે આ અંગારા છે ફૂંકો ફૂંકો બધા <laughs> પછી જાણે ખરેખર આગ પેટી હોય એમ બધા હાથ લાંબા કરીને તાપવા લાગ્યા લ્યો પાસે જ એક ઝાડ હતું ઝાડ ઉપર એક ચકલી બેઠી હતી તેણે આ જોયું આગ તો પ્રજળી જ નહોતી છતાં મૂર્ખા તાપણે તાપતા હતા ચકલીએ વણ માગી સલાહ આપવા માંડી અરે તમારું તાપણું સળગ્યું જ નથી પછી સીધ તાપો છો આ જુઓ તો ખરા એક જુવાન વાંદરો ચણોઠીઓ તરફ આંગળી કરીને બોલો આ અંગારા રહ્યા એનાથી આગ સળગી છે જોઉં જો ચકલી બોલી તમારી ભૂલ થાય છે એ અંગારો નથી તમારી ભૂલ થાય છે વાંદરાએ પૂછ્યું તો એ શું છે ચકલી બોલી અરે એ તો લાલ ચણોઠી છે લાલ ચણોઠી એનાથી કઈ તાપણું ન સળગે વાંદરો બોલ્યો અમે ગાલ ફૂલાવીને ફૂંક્યું પણ છે અને અમારું તાપણું ચેત્યું પણ છે અમે હાથ તપાવીએ છીએ તો ટાટ ઉડે પણ છે ચકલી બોલી એ તો તમે ફૂંકવાની મહેનત કરી એનું જોર પડ્યું તેથી તમારા શરીરમાં ગરમી આવી છે બાકી તમે જેને અંગારો માનો છો એ ચણોથી જ છે અને તમે ફૂંકી ફૂંકીને થાકી જશો ને તોય કદી આગ સળગવાની નથી આ સમજી લો પેલા જુવાન વાંદરા વાંદરાને ચકલીની આ ટકટક ન ગમી હો દીપભાઈ એ તો ખીજાયો ને બોલો ચૂપ માર ચબાવલી તારું ડા પણ અમારે નથી જોઈતું ચકલી તો પણ ન માની ને બોલી ઉઠી તમે ને હું જંગલમાં સાથે રહીએ છીએ માટે આપણે પડોશી તો છીએ જ પણ પડોશી પડોશી વચ્ચે મિત્રતા પણ રહેવી જોઈએ ભાઈબંધી પણ રહેવી જોઈએ મિત્ર એને કહેવાય જે સાચી સલાહ આપે મિત્ર તરીકે તમને હું સાચી સલાહ આપું છું વાંદરા ભાઈઓ સમજ્યા ચકલીની આ વાત સાંભળીને ગુસ્સે થતો વાંદરો બોલો પણ તારી સલાહ અમે ક્યાં માગી છે તને દોઢ ડાહી કોણે કરી એક તો અમે તાપણું ફૂકી ફૂકીને કંટાળ્યા છીએ ને તું તારી ટકટક નથી મૂકતી ચકલી તેમ છતાં પણ ચૂપ ન રહ્યો હો ભક્તિ એ તો ફરી બોલી પડોશીની ભૂલ થતી હોય તો એ સુધારવી જોઈએ તમે આ આજ્ઞાને રહેવા દઈને ક્યાંકથી અંગારો લઈ આવો અથવા પેલી ગુફા દેખાય છે એમાં જઈને ભરાવો તો તમારી ઠંડી ઉડશે પણ જુવાન વાંદરાની ધીરજ ખૂટી ગઈ ભાઈ હવે એ તો ખૂબ ગુસ્સે થયો અને એક ઝાપટ મારીને એણે ચકલીને હાથમાં પકડી લીધી પછી એણે બાજુમાં પડેલા એક પથરા પર પછાડીને ચકલીનો ખાતમાં બોલાવી દીધો બોલો ઝાડ પર બેઠેલા પંખીઓએ આ બધું જોયું અને એમાંનું એક પંખી બોલી ઉઠ્યું મૂરખને શિખામણ આપવા જાય એની આવી જ દશા થાય વાંદરાને તે વળી શિખામણ આપવા જવાતું હશે તો બોલો આ મૂરખ વાંદરાને ચકલીએ શિખામણ આપવા ગઈ એમાં મરણ પામી તો ભાઈ રૂપલબેન આશીષભાઈ રામભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ 澳洲。